चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणव क्रियाणां तानि चाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि લક્ષ્મી સહસલીલાભે વ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિશ્ચ તથા ષડભિર્વિરાજતે યોચો પંચતા હૃદય મમ બીજો પ્રસંગ કરો ત્રીજો ત્રીજો સેજે આપનો અવાજ નથી આવતો આ ત્રીજો પ્રસંગ હા છે વાર્તા પ્રસંગ ત્રણ बहुरी एक समय तुलसा के घर श्री गुसाई जी पधारे तब तुलसा ने बहुत फली भांति तो सेवा की श्री ठाकुर जी से अधिक जाने के सेवा की तब श्री गुसाई जी बहुत प्रसन्न हुए और एक दिन श्री गुसाई जी भोजन करी के पोटे हते तुलसा भगवत वार्ता करी श्री गुसाई जी को प्रसन्न किए तब तुलसा तो अति प्रसन्नता में भगवत वार्ता कर, करत में श्री गुसाई जी ने श्रीमुख से कहो जो पद्मनाभ दास की संतति ऐसी ही चाहिए પાછી શ્રી ગુસાઈજી ને ઢોલસાસો પૂછી જો શ્રી ઠાકોરજી સાનુભાવતા જતાવત है तब तुलसा ने कहो जो महाराज हम तो अब तो हम पेट भरी खायत है और नींद भरी सोयत है परिश्री आचार्य जी के ग्रंथ को पाठ नित्य करियत है तब श्री गुसाई जी बहुत प्रसन्न भय ऐसी भगवदीय तुलसा आती जिनके ऊपर से गुसाई जी सदा प्रसन्न रहते राते इनकी वार्ता को पार नहीं तो कहाँ साई गई है સરસ શું લાગે છે આમાં છે જે કે આપણે આપણા ઠાકોરજી વિશેની વાત કોઈ કોઈને કેવી ન જોઈએ એ શેનાથી સમજાયું જે જે કાંઈ ચોલસાને પૂછ્યું શ્રી ગુસાઈજી શ્રી ઠાકોરજી સાનુભાવતા જતાવે છે કે નહીં તો તુલસાએ એમ કીધું કે હવે તો અમે પેટ પર અને ખાય છે અને નીંદ એટલે સરખી રીતે સૂઈ સૂઈ છે મને આમાંથી એવું કેવું છે કે આપણે ઠાકુરજી એટલે ઠાકુરજી અને શું આપણે સુધીના જે ગ્રંથો છે તેનો આપણે નિત્ય પાઠ કરવો જોઈએ થોડો ફોન છેટો રાખીને બોલો બહુ અવાજ આપણે ઠાકુરજીના અને શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો અને શ્રી ગોસાઈજીના ગ્રંથોનો નિત્ય પાઠ કરવો જોઈએ અચ્છા આજે કર્યું પ્રણામ દેજે દેજે અહીંયા હા કર્યું ને હા શાબાશ હેલો હા બોલ હા પ્રણામ દેજે દીદી અહીંયા આપણે પહેલી ત્રણ લાઈનમાં જોયું કે જ્યારે પણ શ્રી ગુસાઈજી તુલસાના ઘરે પધાર તો તુલસા એમની ઘણી સારી રીતે સેવા કરતા અને શ્રી ઠાકોરજી પણ અધિક જાણીને એવી રીતે સેવા કરતા એટલે આપણે આનાથી એ સિદ્ધાંત આપણે પ્રાપ્ત થાય છે કે આપણા ઘરે જ્યારે આપણા ગુરુજી પધારે ત્યારે આપણે એમની સેવા કરવી જોઈએ અને તે પછી મને અહીંયાથી એ પણ વાત સારી લાગી કે તુલસામ હંમેશા એટલે શ્રી આચાર્યજીના ગ્રંથનો નિત્ય પાઠ કરતી હતી એટલે આપણે પણ એવું કરવું જોઈએ હા સાચી વાત વિધ્ર એક પ્રશ્ન થાય છે કે વિદ્વરીકે કાયસ્ય નિંદરીકે તુર્યસ્યનો meaning શું થાય બોલો જે સમજાવો તે કહો જે જે એટલે આપણે એટલે આપણે પુષ્ટિમાં એટલે એટલે એમને બહુ આમ પ્રગટ ન કર્યું તો એટલે એમને એવું કીધું કે એટલે અમે પેટ ભરીને ખાઈએ છીએ એટલે એટલે અમે પેટ ભરીને ખાઈએ છીએ અને એટલે બહુ બધું ઊંઘીએ બી છે પણ એટલે અમે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના પાઠ નિત્ય કરીએ છીએ એટલે એનું એ મતલબ થાય હા હા ભાવ પ્રકાશમાં હિલક આનો અર્થ વિસ્તારથી સમજાવ્યો છે એ પછી તમે લોકો વાંચી અને સમજજો એનો બે અર્થ એમણે કયા છે પેટ ભરી ગયા તેનો મતલબ એ છે કે ઠાકોરજી અમારી યોગ્યતા પ્રમાણે અમને જે પણ કૃપા કરે છે એ કૃપાનો અમે આનંદ લઈએ છીએ અને અમે ઠાકોરજીના ચરણમાં આપની કૃપાથી આશ્રય મળ્યો છે તો અમે નીંદ ભરીને સુઈએ છીએ એવો આશય છે પ્રશ્ન છે હમ જીજી કે આપણે કોઈ એટલે આમ કોઈની જોડે પણ એવું શેર ના કરી શકીએ કે આપણે આપણા ઠાકોરજી જોડે શું એટલે આપણે સાનું ભાવતા જતા આવે છે કે નહીં પણ શ્રી કુસાઈજી તો ગુરુ હતા તો તેમને તો કહેવાય ને એટલે આમાં એવું છે કે તુલસાએ ઉત્તર આપ્યો એ ઉત્તર એવો હતો કે જે આપણા જેવા લોકો ન સમજી શકે પણ શ્રી ગુસાઈજી એનો આશય સમજી ગયા છે એટલે આપણા જેવા લોકોથી છુપાવવા માટે એમણે એવા શબ્દોમાં શ્રી ગુસાઈજીના સન્મુખે વાત કહી અને જે જે તુલસા તુલસા જે છે તે એમના ઘરે કોઈ પણ વૈષ્ણવ આવે કે તેમના ગુરુ આવે એમની બહુ સારી રીતે સેવા કરતા અને તે નિત્ય શ્રી એટલે શ્રી આચાર્યજી ના પાઠ કરતા ગ્રંથોના ગ્રંથોના પાઠ કરતા હા જેજે મને એક પ્રશ્ન છે કે એટલે જ્યારે એટલે તુલસા તુલસા એટલે એમને શ્રી ઠાકોરજી થી પણ અધિક જાણીને એટલે શ્રી ગુસાઈજીની સેવા કરતા તો શ્રી ગુસાઈજી એમને એ એ વાતથી બહુ પ્રસન્ન થતા તો એવું કેમ શ્રી ગુસાઈજીને થતું એટલે એ વાત સારી છે કે એટલે એમની સેવા કરે છે પણ એટલે શ્રી ઠાકોરજીથી પણ અધિક માને છે તો એ વાત એટલે શ્રી ગુસાઈજીને આમાં એક વાત એ સમજવી જોઈએ કે તુલસાનો મનનો ભાવ શ્રી ગુસાઈજીના માટે એમના ગુરુ માટે અધિક છે એ તો આ વાર્તાજી જેમણે પ્રકટ કર્યા છે એ જણાવી રહ્યા છે પણ તુલસા તો એમ શ્રી ગુસાઈજીને ન કહે ને કે હું આપને ઠાકોરજી કરતા વધારે માનું છું અને એવું કહે અને શ્રી ગુસાઈજી એના ઉપર સાંભળીને પ્રસન્ન થાય એવો આનો મતલબ નથી સમજાયું કે જી જય અને અહીંયા જયારે જયારે પણ જેટલી પણ વાર્તાઓમાં કે બીજી કોઈ પણ ઠેકાણે ગુરુની અધિકતાના વિષયમાં નિરૂપણ આવે ત્યાં એમ સમજવું જોઈએ કે પ્રભુ તો આપણું સર્વસ્વ છે એમની બરોબરી કોઈ ન કરી શકે એમનાથી અધિક હોવાની તો કોઈ વાત જ નથી પણ પ્રભુની પ્રાપ્તિ આપણને જેમના થકી થઈ છે એમનો આભાર માનવા માટે એમની અધિકતાનું નિરૂપણ સર્વત્ર થાય છે કે ભલે આપણને પ્રભુ મળ્યા અને પ્રભુ આપણું સર્વસ્વ છે પરંતુ એવા પ્રભુ જેમના પાસેથી પ્રાપ્ત થયા છે એમના પ્રત્યે આપણે આભારનો ભાવ રાખવો જોઈએ એ અર્થમાં એમની અધિકતાનું નિરૂપણ થાય છે એમ સમજવાનું ધીરજ જે જે મનામાંથી એ વાત ખબર પડે કે આપણે દરરોજ આપણે મા ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ અને ભગવદ વાર્તા કરવી જોઈએ હા સાચી વાત છે ચલો જે મનામાં જે પણ વાત ખબર પડે કે આપણે એવા બધા કર એટલે કામો કરવા જોઈએ જેનાથી ઠાકોરજી આપણાથી સાનુભાવતા જતાવા લાગે અને શ્રી ગુસાઈજી આપણા એટલે આપણા ગુરુ આપણાથી પ્રસન્ન થાય એ વાત છે હરિગુરુ વૈષ્ણવ બધાની પ્રસન્નતા થાય એવું કરવું જોઈએ જે જે મને આમાં એ વાત ખબર પડી એટલે તુલસાનું જે જીવન હતું તે કેટલું ઉત્તમ હતું એને એટલે એને શ્રી ઠાકોરજીની સેવા કરતા હતા પછી ગુરુની સેવા કરતા હતા પછી ગુરુ એટલે શિવસેનજી જોડે ભગવદ વાર્તા કરતા હતા પછી અને શ્રી ઠાકોરજી એટલે સાનુભવતાથી જતા હતા અને અને શ્રી આચાર્યજીના ગ્રંથનો નિત્ય પાઠ બી કરતા હતા તો હવે રાજીવ આગળનો કર પાર્વતીની વાર્તા જી જય અક્ષરા के सेवक पद्मनाथ दास जी के बेटी काकी કાકી બહુ પાર્વતી वार्ता को भाव कहते हैं वार्ता प्रसंग एक तो पार्वती श्री ठाकुर जी की सेवा निकी भांति जो करते पुरुषोत्तम दास मेहरा इनको निकी भांति से जानते तो जब कन्नौज जाते तब या के घर उतर मेहरा कन्नौज आए અડેલથી ગુસાઈજી હેલો જેજે હા શું જેજે થયું કટ થઈ ગયો તો હા મારું પણ કટ થઈ ગયું यहाँ पार्वती के हाथ पांव सफेद भय तब ग्लानी दैन्यता भई तब अपने पूर्व स्वरूप की हूँ खबरी परी जो मैं पुरुषोत्तम दास की सखी हूँ मेर, मेरो काम उन द्वारा होएगा तब पत्र पुरुषोत्तम दास को लिखियो जो मेरी बिनती तुम श्री गुसाई जी सो करियो मेरी देह को यह प्रकार भयो है ताते मोको सेवा कर करत पाक करत बहुत ग्लानी आवत है यह पत्र पठायो एक मोहर श्री गुसाई जी को भेंट पठाए सो पत्र पुरुषोत्तम दास ने श्री गुसाई जी को बांची सुना मोहर आगे राखे बिनती की नहीं तब श्री गोसाई जी पुरुषोत्तम दास को कहे जो दिन दो चानी में कहूंगा फिर तीन दिन पाछे श्री गोसाई जी ने पुरुषोत्तम दास को कही जो पार्वती को पत्र लिखो जो थोड़े दिन में शरीर को भोग निवृत्त होएगा सेवा में ग्लानी मत करियो श्री ठाकुर जी थोड़े से दिन में तेरह रोग निवृत्त करेंगे तब पुरुषोत्तम दास मेहरा ने पार्वती को पत्र लिखो तामेशी घुसा जी के श्रीमुख के वचन कहे सो लिखी पठाए सो पत्र पार्वती के पास पहुंचे सो पत्र પાછી પાર્વતી પ્રસન્નતા સો સેવા કરત લાગી સેવા કરત લાની મનમે ન લાવે પાછે મહી न तीन चारी में हाथ पाव निकी भय निके भय तब पार्वती बहुत प्रसन्नता सो कर, करण लगी तब फिर श्री गोसाई जी को पत्र लिखी पुरुषोत्तम दास मेहरा की पास पठाओ तामे लिखी जो महाराज के प्रताप से निकी भाई निकी भाई हो और भेंट पठाई सो पुरुषोत्तम दास मेहरा ने श्री गुसाई जी सो बातचीत सुना तब श्री गुसाई जी बहुत प्रसन्न भय सो पार्वती ऐसे भगवदीय हती जो प्रभु की आज्ञा प्रमाण चलती ताते श्री गुसाई जी सदा इनके ऊपर प्रसन्न रहते ताते इनकी बातों को पार नहीं तो कहा तय कहिए हाँ, सुंदर हो सरस બોલ આમાં શું લાગે છે જે જે મને આમાં એ વાત ખબર પડે છે કે એ જે પાર્વતીજી હતા તે પ્રભુની આજ્ઞાના પ્રમાણે જ ચાલતા હતા એટલે ગુસાઈજી એમના ઉપર પ્રસન્ન રહેતા હતા અને બીજી એ ખબર પડી કે આજે ગુસાઈજી એ કહ્યું કે શ્રી ઠાકોરજી થોડા દિવસમાં તમારો રોગ નિવૃત્ત કરશે એટલે એનાથી એ ખબર પડે છે કે શ્રી ઠાકોર એટલે જે કંઈ પણ જે કંઈ પણ થાય છે તે બધું શ્રી ઠાકોરજીની કૃપાથી થાય છે સાચી એ સિદ્ધાંત ખબર પડે છે કે શ્રી ઠાકોરજીને આપણા ગુરુ શ્રી ને શ્રી ગુસાઈજી આપણા માટે એટલું બધું એટલે આપણા માટે બધું વિચારે છે જે રીતે આમાં એમને રોગ થયો પછી ગુસાઈજી એ બધું નિવૃત્ત કરી દીધું એટલે આટલી સારી રીતે આપણા માટે બધું વિચારે છે તો આપણે બી ખાલી કુસ્તી બધા સિદ્ધાંત સાચી રીતે નિભાઈ અને ઠાકોરજીની સેવા એકદમ સારી રીતે કરવી જોઈએ સારી વાત બહુ સારી વાત થઈ જે મને આમાંથી એ વાત ખબર પડે કે આપણે ઠાકોરજીની જે સેવા છે એકદમ સારી રીતે કરવી જોઈએ જેને મને આમાંથી એ વાત ખબર પડી કે શ્રી ગુસાઈજી એ ભલે પાર્વતી એટલે એમનો લૌકિક હતો સમસ્યા પણ તો પણ શ્રી ગુસાઈજી એટલે એ શું કહેવાય સેવા સંબંધિત હતો એટલે એમનો એટલે એમને ગ્લાનિ થતી હતી એટલે એમને દૂર કર્યો બાકી જો બીજું કયો હતો પણ સેવા સંબંધી હતો એટલે એમને એ વાત ખબર પડી જે જે મનામાં જે જે મનામાંથી એ વાત ખબર પડે કે જયારે આપણને ખબર પડે કે બીજા વૈષ્ણવના કઈક એટલે ઠીક નથી કે એ સેવામાં નથી પહોંચી શકતા આપણે એને જે મદદ જોતી હોય તે આપણે કરવી જોઈએ હમ और कोई तो आज नो अह राखी क्रम सुंदर प्रसन्न थे बने ना છે આપણે અહીંયા પ્રથમ સ્કંદ અંતર અધિકાર લીલા અંતર્ગત ત્રણ પ્રકરણ છે એમાં હીન પ્રકરણ મધ્યમ પ્રકરણ અને ઉત્તમ પ્રકરણ એમાં આપણે હીન પ્રકરણના ત્રીજો અધ્યાય જોઈ રહ્યા છીએ એમાં એકથી સત્યાવીસમાં શ્લોક સુધી ભગવાનના અવતારોનું વર્ણન છે અને અઠ્યાવીસ ઓગણત્રીસમાં સામાન્ય અવતારો ધારણ કરવાનું પ્રયોજન કહ્યું અને ત્રીસમા શ્લોકમાં અરૂપ એટલે ચૈતન્ય રૂપ ભગવાને બ્રહ્માંડ રૂપી બે ધારણ કરી અને સર્વ સામર્થ્ય ભવનરૂપ માયાથી મહત્તત્વ વગેરે જે ઉત્પત્તિ કર્યા ઉત્પત્તિ કરી તો એ બધું જ ભગવતમય છે અને એમાં ભગવાનનો આવેશ છે એમ બતાવ્યું અને ત્યારબાદ એકત્રીસમાં શ્લોકમાં એમ કહ્યું કે જે આ બ્રહ્માંડ છે તો એમાં બ્રહ્મ હોવાનું ભાન કેમ થાય કેમ કે બ્રહ્માંડ જળ છે તો એમાં બ્રહ્મ તો દેખાતો નથી તો ત્યાં એની એ શંકાના ઉત્તરમાં આગળ એવું કહ્યું કે જે મોટા પુરુષો એટલે કે જે ઋષિ લોકો છે એમને તો બ્રહ્માંડમાં ભગવાનના દર્શન થાય છે પણ જે અજ્ઞાની છે તેમને દર્શન થતા નથી અને ત્યારબાદ બત્રીસમાં શ્લોકમાં એટલે ત્રીસ એકત્રીસમાં જળથી કહ્યું ને પછી આ બત્રીસમાં શ્લોકમાં જીવને પણ ભગવદ અંશ જ સમજવાનો છે એ પણ એટલે એમાં પણ ભગવાનનો આવેશ છે એમ કહી ને પછી હવે તેત્રીસના શ્લોકમાં હવે એ જીવ શું છે તો અહીંયા જીવની જે મુક્તિ છે એનો અહીંયા પ્રકાર કહી રહ્યા છે એમ તેમ તે જીવ હોય તેથી શું એમ પ્રશ્ન થાય તેથી નીચેના શ્લોક કહે છે યત્રે મેં સદ્રશદ રૂપે प्रतिसिद्धे स्वसंविदा અવિદ્યયાત્મની કૃતે ઇતિ તદ બ્રહ્મ દર્શનમ જ્યારે બે સત અને અસત રૂપો અવિદ્યાએ આત્મામાં રચેલા છે એવા કારણને પોતાના જ્ઞાનથી ન હોવાનું જણાય ત્યારે જ બ્રહ્મનો અનુભવ થાય છે એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે બે સદ અને અસત રૂપો એટલે કે જળ અને જીવ એ અવિદ્યાએ આત્મામાં રચેલા છે એવા કારણને જ્યારે પોતાના જ્ઞાનથી એને એવું ના જણાય ત્યારે જ એને બ્રહ્મનો અનુભવ થાય છે એમ એટલે કે વાસ્તવિક રીતે તો સર્વ ભગવાન જ છે જીવ નથી અને જળ પણ નથી તે બે દેખાવાનું અવિદ્યાથી થાય છે એટલે આમ જો આગળના શ્લોકથી જ એ પ્રૂફ કરી રહ્યા છે કે જળ ને જીવ એ બધું જ ભગવદમય જ છે એમ અને અહીંયા પણ એ જો નથી દેખાતું તો એમ કહે છે કે એનું કારણ શું છે તો કે અવિદ્યા છે એમ પછી જ્યારે પોતાના જ અધિષ્ઠાનમાં આ બે સૂક્ષ્મ અને સ્થૂલ એટલે કે જળ જીવ અને જળ બ્રહ્મના અનુભવને લીધે નથી એમ જો જણાય તો બ્રહ્મનો અનુભવ થયો જાણવો એટલે કે આ બ્રહ્મના અનુભવના બ્રહ્મના અનુભવથી જો આપણને સ્થૂલ અને સૂક્ષ્મ એના એ જ રૂપમાં ના દેખાય ને એ ભગવદ્મય છે એવું દેખાય તો એ બ્રહ્મનો અનુભવ થયો જાણવો અવિદ્યાએ આત્મામાં રચેલા છે શબ્દોથી ન હોવાનું જણાવવાનું કારણ કહેલ છે બ્રહ્મનો અનુભવ ન હોવાથી આત્મામાં કરેલા એટલે કે આત્માના સ્થાનમાં તે બે જણાય છે એટલે કે અહીંયા હજી એને બ્રહ્મનો અનુભવ થયો નથી એટલે એને આત્મામાં એ હજી સદરૂપ અને ચિદરૂપ એમ બે વસ્તુ દેખાય છે એવો અર્થ છે ઇતિ એવા કારણથી શબ્દ કારણ દર્શાવનારો છે એટલે ઇતિ e શબ્દથી એમાં કારણ કહી એટલે કારણ કહ્યું અને તત તત્થી ત્યારે જ બ્રહ્મ દર્શન બ્રહ્મનો અનુભવ થાય છે એમ એટલે કે આ એને જ્યારે બ્રહ્મ બ્રહ્મનો અનુભવ ક્યારે થાય છે એમ કે જ્યારે એના જળ અને જીવને બંનેને ભગવદ અંશ તરીકે દેખે ત્યારે જ એવો અર્થ છે સર્વસ્થલે બ્રહ્મ હોવાનું જણાયા કરે છે જળ અને જીવ જણાતા બંધ થાય છે એવો ભાવ છે એટલે કે અહીંયા એને બ્રહ્મ દર્શન થાય છે ત્યારે એને જળ ને જીવાત્મક બુદ્ધિ રહેતી નથી પણ બધું બ્રહ્માત્મક જ લાગવા માંડે લાગવા માંડે છે એવું અહીંયા જે જે કહી રહ્યા છે મારો શ્લોક અહીંયા જે પૂરો થયો હા કોઈને કઈ છે હા અહીંયા જે પહેલી લાઈનમાં કહ્યું ને કે વાસ્તવિક રીતે તો ભગવાન સર્વ જ એટલે બ્રહ્માત્મકતા જગતની બતાવી એટલે બ્રહ્મા એ બતાવી રહ્યા છે જીવ નથી અને જળ પણ નથી તે બે દેખાવાનું અવિદ્યારી થાય છે હવે જે વસ્તુ જીવ પણ નથી ને ખાલી ભગવાન જ છે તો એ સર્વ ભગવદ્મય તો જગતમાં કઈ રીતના એ તો એ બ્રહ્મ બ્રહ્મજ્ઞાનની અવસ્થા આવે ત્યારની આ પોઝિશન છે બાકી તો હકીકતમાં એ વાત સાચી છે પણ એ પહેલા પણ આ ખોટું તો નથી ને એમ કલ્પના તો નથી ને કે ભાઈ આ જીવ જે દેખાઈ રહ્યું છે કે અહીં એવું કેમ કહ્યું કે ભાઈ દેખાવાનું અવિદ્યાયી થાય છે એટલે તત્વતઃ તો બ્રહ્મ જ છે પણ જે દેખાઈ રહ્યું છે એ ખોટું પણ તો નથી ને એમ જળ એટલે જળ પણ નથી ને જીવ પણ નથી તો સચિતનો નો વ્યાખ્યા કેમ સચિદ એ એ વર્ણન કેમ કરવું પડ્યું એ શબ્દોનું હા સારું છે બોલો જવાબ આપો અહીંયા એવું સમજાય છે કે અહીંયા જીવની મુક્તિનો પ્રકાર કહી રહ્યા છે ને એટલે અહીંયા આગળ આપણને એમ કહી રહ્યા છે કે જળ અને જીવ બધું બ્રહ્માત્મક છે એ આપણને કહી દીધું પછી અહીંયા જે દેખાય છે એમ તો જીવને હજુ અત્યારે એ દેખાય છે પણ જ્યારે આગળ જતા એને જ્યારે જ્ઞાન થશે ને ત્યારે એને ખબર પડશે કે અત્યારે આ જળ અને જે જીવ છે એ જળ ને જીવ નથી પણ ભગવદ અંશ છે એટલે એને આગળ જતા સમય જતાની આ વસ્તુ છે એમ ત્યારે એને બ્રહ્મ દર્શન એટલે કે બ્રહ્મનો અનુભવ થાય છે ત્યારે એમ ત્યારે આ વસ્તુની એ જળ જીવ નહીં સમજે પણ એ બ્રહ્માત્મકતા એને લાગશે ત્યારે નહીં અહીંયા વાસ્તવિક શબ્દ જો વાપર્યો છે વાસ્તવિક રીતે તો વાસ્તવિક શબ્દનો આપણે અર્થ કરીએ તો આપણે શું છે આપણે એવું એવી વાસ્તવિક રીતના આપણે એટલે જે આપણે કોઈ વસ્તુને જોઈએ પુસ્તકને જોઈએ તો આપણે એમાં કોઈ કોમિક બુક હોય તો આપણે એમાં ભગવત રૂપનો આપણે કઈ રીતના એ થાય આપણે એમ જ થાય કે આ ચીજ છે આપણે કોઈ પૂછે કે ભાઈ આ વસ્તુ કેવી છે તો આપણે કહીએ ને વ્યવહારમાં કે આ નોન લિવિંગ થિંગ એટલે કે આ નિર્જીવ છે હવે સજીવ ને નિર્જીવ કશું એવું છે જ નહીં હવે એ એ વસ્તુ આપણે કયા માધ્યમથી સમજવાની દુનિયામાં કોઈ પણ વસ્તુ જળ કે જીવ એવું કોઈ ભેદ જ નથી તો પછી આપણે જે આપણે હ્યુમન બિંગ જે છે જે બધી સજીવ જીવો છે તો એની વ્યાખ્યામાં શું આવે શું છે જ્યાં સુધી એ ભગવાનનું આત્મજ્ઞાન નથી થયું બ્રહ્મજ્ઞાન નથી થયું ત્યાં સુધી એ વસ્તુને સમજવું શું આ વ્યાખ્યાથી એમ મારો એટલો જ તર્ક છે यहाँ पे जैसे मुझे ऐसा लग रहा है कि स्वतंत्र रूप से जीव और जड़ कुछ नहीं है मतलब जैसे शंकराचार्य ने अलग माना है कि माया एक कोई अलग चीज है ब्रह्म के अलावा उस तरीके से यहाँ पे ऐसा बता रहे हैं कि भगवान है लेकिन वो जड़ और जीव भगवान से स्वतंत्र नहीं है भगवान ब्रह्म के अंदर के ही पार्ट है जीव और जड़ जीव ऐसा मुझे इसमें लगता है हाँ सही बात वस्तु भगवान एवं न जीवो ना भी जड़ प्रतिष्ठु आविद्य की એટલે વસ્તુ તસ્તુ સર્વો ભગવાન એવ એનો મતલબ એ છે કે એસેન્શિયલી તત્વત બધું ભગવાન જ છે બધું ભગવાન છે એવું એટલા માટે કેવું પડી રહ્યું છે કે આપણી પ્રતિથી બધાના વિષયમાં ભગવાન ભગવદરૂપ હોવાની નથી તો જ્યારે આપણે જળ જીવ એવું ભિન્ન ભિન્ન જોઈ રહ્યા છીએ જળ છે એને આપણે જીવથી ભિન્ન જોઈ રહ્યા છીએ જીવને પણ આપણે જળ અને બ્રહ્મથી ભિન્ન જોઈ રહ્યા છીએ તો એ જે ભિન્નતા છે એ દ્રષ્ટિ આમાં બ્રહ્મ સ્વરૂપ કે બ્રહ્માત્મક જગતની અંદર આ જાતની વેદ દ્રષ્ટિ આવી ક્યાંથી તો કહી રહ્યા છે કે એ આવિદ્યાકી છે પણ તત્વત એવું નથી जैसे इसमें जो ये बताया कि अविद्या ये आत्मा में रचेला छे जैसे इसका अर्थ स्पष्ट नहीं हुआ चले ये तो हो जाए क्लियर उसके बाद आगे जी આ સ્પષ્ટ થઈ ગયું અરે તત્વતઃ તો સમજાઈ ગયું પણ અહીં જે થોડું શબ્દોની જે રીતના અહીંયા એ વાપર્યા હતા ને એટલે એવું લાગ્યું કે ભાઈ જે લૌકિક જગતમાં છે એમાં તો પ્રતીતિ તો સાચી છે ને જે જળ ને જીવની થઈ રહી છે એટલે સાચી છે એનો મતલબ શું એટલે એ અવિદ્યા રૂપ સાચી છે હા એ તો હા તો ઠીક છે એટલે જળને જો આપણે બ્રહ્મરૂપ ન માનીએ જીવને બ્રહ્મરૂપ ન જાણીએ માનીએ તો એ આપણી પ્રતિથી પણ અયથાર્થ છે અવિદ્યાજનિત છે અત્યારે જે આપણે અનુભવી રહ્યા છીએ એ અવિદ્યાના કારણે અનુભવી રહ્યા છીએ જ્યારે એ અવિદ્યા નિવૃત્ત થઈ જશે ત્યારે પદાર્થ અને જીવ છે એ રહેશે જ પરંતુ એની પ્રતીતિમાં બ્રહ્મથી ભિન્ન જળ છે બ્રહ્મથી ભિન્ન જીવ છે એવી પ્રતીતિ નહીં રહી જઈને બ્રહ્મરૂપ છે એવી પ્રતીતિ થઈ જશે પણ એ બ્રહ્મજ્ઞાનીનો વ્યવહાર તો જે જે જળ સાથે જળ જેવો જ હશે ને કે જે જે સમજી લો કે કોઈ જીવ છે તો જીવ સાથે એનો એનો ભાવ પણ એ રીતનો જ હશે ને મૃદુ છે કોમલ છે કે જે સમજી લો કે કોઈ પ્રાણી સાથે વ્યવહાર કરી રહ્યો છે કે કોઈ મનુષ્ય સાથે બાળક નાના બાળક સાથે આત્મજ્ઞાની કે બ્રહ્મજ્ઞાની વ્યવહાર કરી રહ્યો છે તો એને એને એની કોમળતાનો અહેસાસ કરશે એ એવું નહીં છે ને કે ભગવાન છે ધારો કે કોઈ વસ્તુ એને કરડવા આવશે કે કોઈ વસ્તુ એને નુકસાન કરવા આવશે તો તૈયારીમાં એને હટાડશે ને ત્યાં એને એને થવા નહીં દે કે થોડુંક સમજાવતા ડિફિકલ્ટ પડે છે પણ એને ત્યાં તફાવત તો એ પણ જોશે જ ને બ્રહ્મજ્ઞાની હશે એ પણ જળ ને જીવનો તો જે જે મને અહીંયા એવું લાગે છે કે આ ફોકસ છે ને આખો જીવની મુક્તિ ઉપર જ છે એટલે કે જીવને આ બેઝ ઉપર મુક્તિનો પ્રકાર કયો છે આ શ્લોકમાં તો જીવે એ બેઝ ઉપર જ આગળ વધવાનું કે પહેલાં એને અત્યારે આ બધું દેખાય છે અવિદ્યાથી જળ અને જીવ દેખાય છે પરંતુ એને આગળ જેમ જેમ એ પોતાના એટલે પોતાનામાં જેમ જેમ ભગવદ આવે થશે ત્યારે એને બધું જ વસ્તુમાં એને આ બધું ભગવાન જ છે એવું સમજવાનું છે એમ એ બ્રહ્માત્મકતા સુધી એ જશે ત્યારે એ મુક્તિના લેવલ સુધી પહોંચશે એમ સાચી વાત છે એટલે આમાં પેલું જે એમાં એક્ઝામ્પલ આવે છે પ્રમેય રત્નાણાઓમાં કે એને ચશ્મા પહેરેલા હશે લીલા કલરના તો એને વસ્તુ સરળ વસ્તુ લીલી દેખાશે પણ આત્મજ્ઞાનીને એ લીલી કેમ દેખાય છે એનું ભાન થશે પણ એને વસ્તુ તો લીલી જ દેખાશે ને એ વસ્તુ લીલા ચશ્મા કલરના પહેર્યા હશે તો મારું કેવું એમ છે હા એને એનું આવરણ છે ઉપર લીલા ચશ્માનું એને કારણે લીલું દેખાય એટલું એને પેલું જ્ઞાન થોડું વધારાનું આપણા કરતા થશે કે ભાઈ આપણે એમ થાય છે કે કેવું સરસ આ લીલું લીલું છમ છે પણ આપણે એ નથી ખબર કે વચ્ચે એક આવરણ છે લીલા કરણના ચશ્માનું જે આત્મજ્ઞાનીને એટલી બ્રહ્મજ્ઞાનીને એટલી ખબર હશે કે ભાઈ આને કારણે આ લીલું દેખાય છે બાકી એને વ્હાઇટ તો નહીં જ દેખાય ને એને જે છે રૂપમાં નહીં દેખાય લીલું જ દેખાશે ને એમ મારો એટલો પ્રશ્ન છે એટલે જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી એવું નહીં દેખાય જ્યાં અવિદ્યા નિવૃત્ત થઈ જશે પછી એને બ્રહ્મ સ્વરૂપ દેખાશે બ્રહ્મ સ્વરૂપ અને એ વસ્તુનું જે રૂપમાં છે સમજી લો કે આપણે કોઈ સારું કોઈ પર્વત જોયો તો પર્વત ની જગ્યાએ એને દર્શન શેના થશે એ પર્વતની બ્રહ્મરૂપતા દેખાશે ને એને પર્વત તો પર્વત જ દેખાશે ને મારું કેવું એમ છે આમ રૂપ તો રહેશે પરંતુ સચ્ચિદાનંદાત્મક રહે છે કેવલ પદાર્થાત્મક છે એ હવે સચ્ચિદાનંદાત્મક અનુભવાશે મારો એ જ હતો પ્રશ્ન કે વસ્તુ જે પર્વત દેખાઈ રહ્યો છે પર્વત તો પર્વત જ રહેશે પણ એ જે આપણે કીધું સચિદાનંદમાં એ જે છે એ એટલો ફરક પડશે ખાલી હા જી જી જી આપણે અહીંયા પહેલી લીટીમાં એવું કહ્યું છે કે જ્યારે આ બે સત અને અસત રૂપો અવિદ્યાએ આત્મામાં રચેલા છે એવા કારણથી પોતાના જ્ઞાનથી ન હોવાનું જણાય ત્યારે બ્રહ્મનો અનુભવ થાય છે તો અહીં સત અને અસત એમ શબ્દનો પ્રયોગ કરેલો છે તો આપણે તો એવું જોયું કે સતનું કોઈ દિવસ નાશ નાશ નથી થતો અને અસતનું અસ્તિત્વ જ નથી હોતું તો હવે અહીંયા જળ કે જીવ માટે જો અસત શબ્દ વાપરેલો હોય તો એને કેવી રીતે સમજવાનું અસત મતલબ જળ જીવ એમ હે હા એટલે સત અસત નો મતલબ જળ જીવ એમ કેમ કહ્યું છે એ રીતે શબ્દનો પ્રયોગ થાય છે એટલે પણ બાકી આમ તો અસત એટલે તો જેનું અસ્તિત્વ ના હોય એને અસત કહેવાય ને હા એ વાત તો સાચી છે તો પછી અહીંયા એટલે બંને રીતે એનો પ્રયોગ થાય છે એટલે એ અર્થમાં વપરાતું હોય ત્યારે એવો અને જળજીવના સંબંધમાં વપરાય ત્યારે તદસતનો જળજીવ બરાબર આજે જે દંડવત પ્રણામ કરું આગળ હા કરો ને અહીંયા શ્રી ભાગવત નું શ્રવણ કરવાની ઈચ્છા વાળો હોય એ અધિકારી નો અર્થ છે આમાં ત્રણ હિન મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકરણ છે અહીંયા અત્યારે હિન પ્રકરણ ચાલી રહ્યું છે એમાં પહેલો અધ્યાયમાં ભગવાન સંબંધી છ પ્રશ્ન પૂછેલા છે બીજા અધ્યાયમાં પહેલો બીજો ચોથા પ્રશ્નના ઉત્તર આપેલા છે ત્રીજા અધ્યાયમાં ત્રણ પાંચ ને છ પ્રશ્નના ઉત્તર છે અત્યાર સુધી ત્રીજા અધ્યાયમાં એકથી સાડી સત્યાવીસ શ્લોક સુધી ભગવાનના અવતાર કહેલા છે એમાં અઠ્યાવીસ થી ઓગણત્રીસ શ્લોકમાં અવતાર ધારણ કરવાનું સામાન્ય પ્રયોજન કહ્યું ત્રીસ થી બત્રીસ શ્લોકમાં ભગવાનનું મહાત્મ્ય જાણવામાં આવે ત્યારે જીવની મુક્તિ થાય છે તેથી તેથી મુક્તિ થાય એટલે આ બે શ્લોકમાં જીવને બંધન અને ભગવાનનું મહાત્મ્ય જણાવેલા છે અને તેત્રીસ ને ચોત્રીસ શ્લોકમાં જીવનની મુક્તિનો પ્રકાર થયો છે અને એ મુક્તિ જણાવે છે તો અહીંયા એક છે કે આપણે જોયું આગળ કે અવિદ્યાના કારણે જળ જીવ બે દેખાય છે અને જ્યારે તે નિવૃત્ત થાય તો બ્રહ્મનો અનુભવ થાય છે તો હવે આગળ એમ કે છે કે તેટલાથી શું થાય એટલે કે બ્રહ્મભાવ થાય એનાથી શું થાય પણ આ જળ અને જીવ જાણવાનું ક્યારે બંધ થાય એવો પ્રશ્ન થાય તેથી અહીંયા બે વિષયનું નિરૂપણ નીચેના શ્લોકમાં કહે છે યદ્યશો પરતા દેવી માયા વૈશારદી મતિહ સંપન્ન એવેતી વિદુ એવેતી विदुः महि महिमिन्न મહિમિનની સ્વે માહિયેતે શ્લોકાર્થ જ્યારે આ ભગવાન સંબંધવાળી દેવી માયા કાર્ય કરતી બંધ થઈ મતી થાય છે ત્યારે જીવ પોતાના ગૌરવને પ્રાપ્ત થયેલો જ સ્વરાજ્ય કરે છે એમ જાણે છે એટલે હવે અહીંયા કહે છે કે આ માયા કેવી છે તો કે માયા એ નિપુણ ભગવાનના સંબંધવાળી દેવી દેવી છે એટલે દેવતા રૂપ છે એ અને એ શું કરે છે તો કે પહેલાની સ્થિતિ બંધ થાય એટલે અવિદ્યાવાળી જે ઉપર બતાવ્યું અવિદ્યાના કારણે એવી સ્થિતિ બંધ થાય છે છતાં પણ તે તે પોતાની સ્થિતિ રહિત થતી નથી એટલે એનો એ અવિદ્યા રહે છે ખરી પણ એ નાશ પામતી નથી એવું કે છે નાશ નથી પામતી પરંતુ તે હવે મતિરૂપ થાય છે એટલે કોઈ વિચારશીલ પ્રવૃત્તિ કરે છે માયા હવે કાર્ય જ્યારે પ્રવ એટલે કે છે કે જ્યારે પ્રવૃત્તિ કરવા વાળા ગુણની હોય ગુણવાળી હોય ત્યારે માયા હોય છે એટલે લોકમાં હોય ત્યારે એ માયા રીતે કાર્ય કરે છે એટલે અવિદ્યા કામ રીતે કામ કરે છે અને નિવૃત્તિ એટલે આત્માનો ઉદ્ધાર કરવા વાળી થાય છે કરવા વાળા ગુણવાળી હોય ત્યારે એ મતી થાય છે એટલે માયાના આવી રીતે બે ભેદ બતાવ્યા કે આપણે વિદ્યા ને અવિદ્યા માયાની બે પુત્રી છે એવું કરીએ છીએ એ રીતે અહીંયા લીધું ત્યારે આ જીવ પોતાના ગૌરવને એટલે કે ભગવાનના ગૌરવને પ્રાપ્ત થયેલો જ એટલે પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયેલો જ એટલે જીવ હવે જ્યારે પોતાના આત્માને આત્માને ઓળખી જાય છે ને આત્મા સ્વરૂપ પ્રાપ્ત થાય છે ત્યારે મહીએ તે સ્વરાજ્ય કરે છે મહીએ એટલે સ્વરાજ્ય એટલે એનો અર્થ કરે છે કે તત્વોને અહીંયા જાણે છે એવો અર્થ છે એવી રીતે સર્વહરી છે એવું જ્ઞાન થાય છે જો આ માયા એની મતિ તરફ જઈ રહી હોય એટલે નિવૃત્તિ કરાવવાળી ગુણવાળી હોય માયા કાર્યકરશીલ થાય છે ત્યારે એને હવે એવું બધે પ્રતીતિ થાય છે કે આ સર્વહરી જ છે એવું જ્ઞાન થાય તે માટે પુરુષનો અવતાર સામગ્રી સાથે કયો સામગ્રી એટલે પરિકર જે આગળના શ્લોકમાં કીધું ને કે અહીંયા પરિકર સહિતના પુરુષનો અવતાર કે એક થી પાંચ શ્લોકમાં આપણને જે પરિકર સહિતનો પુરુષનો અવતાર કયો એ વાતની કરી એવું મને લાગે છે અહીંયા સામગ્રીનું બહુ ક્લિયર નથી થતું એવી રીતે બીજા અવતારોમાં પણ જાણવું એટલે પ્રભુના જે જે અવતારો છે ત્યાં આવી રીતે સમજવું એવું કે છે અહીંયા જે સંપન્ન થયો જે આ પુરુષોનો અવતાર સામગ્રી સાથે કયો છે એ બરાબર એકદમ નથી થતું મારાથી હલો હા જેમને આ સ્પષ્ટ થયું હોય પ્રયાસ કરો એટલે આ જે પુરુષ નો અવતાર પહેલા કયો અને પછી બીજા બધા જે અવતારો કયા તે બધું જ લેવાનું એમાં એમ એટલે સર્વભૌમ સામર્થ્ય અને એની સાથે વાત થઈ ગયું લાગે છે સામગ્રી સાથે એટલે પુરુષનું સર્વભૌમ સામર્થ્ય સાથેનું આ કાર્ય પ્રણાલી લાગે કાર્ય ક્ષેત્ર લાગી રહ્યું છે હા એટલે સૃષ્ટિની બધી જે જેટલું અત્યાર સુધી જે પ્રકટ છે તે બધું સામગ્રી સાથે કીધું એમ એટલે સર્વભૌમ અવતાર પહેલા પાંચ લોકમાં પુરુષનો અવતાર કયો ત્યાર પછી બીજા બધા જે અવતારો કયા હતા એના અંશ રૂપે કે કલા રૂપે બધી એની સામગ્રી થઈ એમ ને પછી આ જળ જીવ ને બધું પણ લીધું એવું સમજાય છે બીજા અવતારોમાં પણ જાણવું એવી રીતે એટલે સામગ્રી પુરુષો ની વાતમાં કે અવતારો ને બધાની જે વાતો છે એમાં આવે છે એટલે અહીંયા કન્ફ્યુઝન છે એટલે આ જે જે કહ્યું હતું ને આગળ કે પેલું વરા અવતારમાં આપણે જોઈએ તો આદિ વરા છે પછી બીજો પેલો કુર્મ અવતાર છે તો એનો આદિ કુર્મ એટલે અવતારના અવતાર જેમ થયા કરે છે એ બધા અવતારોમાં એવી રીતે સમજવાનું કે એની સામગ્રી સાથેનું એમ એના પછીના જેટલા અવતારો છે તે બધા એમાં સમાવિષ્ટ થઈ જાય છે બધા અવતારો બીજો જ અર્થ લાગે છે હા તો પછી ખબર નહીં કારણ કે વાત જોડાતી નથી પુરુષનો અવતાર સામગ્રી સાથે કયો એવી રીતે બીજા અવતારોમાં પણ એ સામગ્રી સમજવી એમ પુરુષના અવતારમાં સામગ્રી એટલે સામગ્રી એમ કેવા માંગે છે બધું કે આ જે અવતારો સામગ્રી સાથે કર્યો તે બધું સર્વ હરી છે એવું જ્ઞાન થાય તે માટે આપણને આ બધું જાણીને એવું જ્ઞાન થવું જોઈએ કે સર્વ હરી છે એટલે જે અવતારો થયા છે તેનું પ્રારંભ મૂળ ક્યાંથી છે એના પછી જે જે પ્રગટ થયું છે તે ત્યાંથી બધું પ્રગટ થયું છે અહીંયા બધામાં પ્રભુ સર્વમાં હરી બિરાજે છે એવું આપણને જ્ઞાન થાય એટલે આ બધું આગળનું કહ્યું એમ બીજા બધા અવતારોનું પુરુષનો અવતાર પહેલા પાંચ લોકથી કયો અને બાકીના બીજા અવતારો જે બધા કયા તેની વાત કરે છે આ પછી જે જે કહેશે હા પછી બીજું નીચે પાછું લખે એવી એવી અવતારોમાં પણ જાણવું તો ભાઈ એ એ વાક્ય ના આવે જો એ કહેવા માંગતા હોય ને સામગ્રીનો મતલબ તો પછી કેવી રીતે બીજા અવતારોમાં પણ જાણવું એ શબ્દ ના એ વાક્ય ન લખે તો પછી આમાં સામગ્રીમાં જ એ પછી સમજાઈ જવું જોઈએ એમ મારો કહેવાનો મતલબ એટલે અવતાર સિવાયના જે જીવ છે જળ છે બધામાં પણ જાણો એટલે અવતારોનું મેં તમે કીધું ને મૂળ જે કર્મ ધારો કે કુર્મ છે તો આદિ કુર્મ એમનો અવતાર હતો એમાંથી કુર્મ થયા પછી મૃષિકાલના પછી ધન્વંતરી વિષ્ણુના એવી રીતે જે પરંપરા એટલે એના એક પછી એક જે અવતારો કયા ને તો વૈશ્વાનર કોણ તો એ બી તો પ્રભુ એમાં પણ છે ને વૈશ્વાનરના અવતાર પરશુરામ છે એટલે એવી રીતે જે પેટા અવતારો છે તેમાં પણ એમ સમજવું મને કઈ માયા સંબંધી કંઈક લાગે છે હા તો પછી જે જે જાણે હા જે જે હેલો હા બોલો હા જય જય ધનવંત દીપકભાઈ બોલું મને સામગ્રીનો અર્થ અહીંયા એવો લાગે છે કે કૃષ્ણનો અવતાર થયો તે વખતે કૃષ્ણએ જ્યારે જન્મ લીધો એ વખતે એમને આગળથી જ બધી વ્યવસ્થા કરી રાખી હતી એમને પોતાના પરિકર સાથે જ જન્મ લીધો એટલે એક આખી જે કંઈ પ્રણાલી એમને કરવાનું હતું એનું આગળથી પણ ગોઠવણ કરી હતી એ આખી સામગ્રી સાથે એમને પોતે જન્મ લીધો એવો એ ઘણી સામગ્રીનો અર્થ થાય છે એવું મને લાગે છે બંધ કરો ઓર કોઈ છે કોઈને કહેવું છે આમાં સામગ્રીની વાત મૂળમાં તો ક્યાં છે નહીં આ તમે કયા સંદર્ભમાં વાંચી રહ્યા છો લે લાઈન છે આને ગુજરાતીમાં છે ને કે સર્વ હરિ છે એવું જ્ઞાન થાય તે માટે પુરુષનો અવતાર સામગ્રી સાથે કયો એવી રીતે બીજા અવતારોમાં પણ અહીંયા છે છેલ્લી છેલ્લી લીટી જ છે એટલે ફૂટનોટમાં છે ના ના ફૂટનોટમાં નથી એનું કર્યું છે ને જે ટીકા કરી છે એમાં જ છે એટલે અહીંયા જ્યારે જ્યારે પણ સામગ્રી શબ્દનો પ્રયોગ થાય છે ને ત્યારે જો સૃષ્ટિની પ્રક્રિયાનું નિરૂપણ હોય તો કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ કે તત્વો વગેરે છે એ બધી એની ઘટક સામગ્રી તરીકે કહેવાય જો અવતાર ચરિત્ર હોય તો એનો પરિકર સમજવું જોઈએ તો જે જે પણ અવતાર થઈ રહ્યા હોય એ અવતાર સંબંધી જે અન્ય પરિકર છે એના જેમ શ્રી રામ છે તો લક્ષ્મણજી ઇત્યાદિ રામ પંચાયતન છે એવી રીતે અગર મહાદેવ છે તો પાર્વતી કાર્તિકે ગણેશ વગેરે છે એમનો પરિકર કહેવાય એ રીતે એનો પરિકર જે પણ સમજવાનું એ અહીંયા સામગ્રી છે એમ સમજવું લીલા સામગ્રી તરીકે વર્ણન આવે આપણે ત્યાં જે મૃજ વૃંદાવન ગીરી નદી વગેરે જે છે તે એ લીલાની સામગ્રી તરીકે એટલે મૂળમાં આનું એવમ સર્વમ હરિ એતદર્થમ સપરિકર પુરુષાવતારો નિરૂપિત આ સર્વ કઈ હરિ છે એવું નિરૂપણ કરવા માટે પરિકર સહિત પુરુષના જે અવતારો છે એનું નિરૂપણ કરવામાં આવ્યું તો જે મૂળ પુરુષ છે તે અને એના અવતારો પરિકર છે અહીંયા સામગ્રીનું હા સામગ્રી એટલે પરિકર એટલે અહીંયા મૂળમાં પરિકર છે એમનો અનુવાદકે સામગ્રી અર્થ કર્યો છે હા અહીંયા જે મતી કહ્યું ને મતી રૂપ થાય છે હેલો તો એમાં મને મતિનો અર્થ એવું હતું કે જ્ઞાનના જે ત્રણ જે ત્રણ કાળનું જે જ્ઞાન હોય ને એમાં ભવિષ્ય કાળનું જે જ્ઞાન છે ને એના માટે મતિરૂપ મતિ શબ્દ વપરાય છે એવું એવો ખ્યાલ હતો તો આ જે મતિરૂપ કહે છે માયા તો એ પ્રભુ તરફ લઈ જનારી જ્ઞાન એ સેન્સમાં કહેવાય એષા માયા ભગવતો વિશારદસ્ય સંબંધિનો દેવી દેવતા રૂપા પૂર્વાવસ્થાત ઉપરતા ભવતી તથાપિ સ્વસ્યા ન સ્વભાવત્વ ભવે કિંતુ સા મતિરૂપ અહીંયા મતિનો મતલબ વિદ્યારૂપ વિદ્યાલય આમ જોવા જઈએ તો જે જે આમ લોકમાં તો બંને ભેગી જ હોય છે ને દરેક વ્યક્તિમાં કે અભી હા મતી ને માયા ને મતી એવું તો હોતું જ નથી કે માયા એકલી જ છે કે એકલી મતી છે બંને સાથે જ ચાલે છે જ્યારે પેલાનું પોર્શન વધી જાય પેલાનો વિભાગ વધી જાય મતીનો તો મતિ માયા ઘટી જાય અને માયા વધી જાય તો મતિ ઘટી જાય એટલે ધર્મ અવસ્થા ઉપર જ આ બેમાંથી એકનું નિર્મૂલન થઈ જાય એવું જ ને ના એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે વિદ્યા અને અવિદ્યા બે માયાની શક્તિ છે અત્યાર સુધી બ્રહ્મદર્શનની અંદર અંતરાય રૂપ જે બની રહી છે એ અવિદ્યા છે પણ જે વખતે એ અવિદ્યારૂપા માયા ઉપરત થઈ જાય છે સબસાઇડ થઈ જાય છે તે વખતે સમજવું કે એનો વિશેષ નાશ થઈ જાય છે એ અવિદ્યા પછી વિદ્યા રૂપમાં પરિવર્તન હેલો શ્યામબાબા સમજાવ્યું હતું પંચમસનમાં કે સ્મૃતિ ભૂતકાલી મતિ ભવિષ્યકાલી બુદ્ધિ તાત્કાલિક પ્રજ્ઞાત્રિકાલી તો સમજાવ્યું હતું કે ભવિષ્યમાં ભવિષ્યનું વિચારે મતિ એ રીતે નહીં નહીં અહીંયા મતિનો મતલબ સીધો સાધો છે વિદ્યા વિદ્યારૂપમાં એ પરિણત થઈ જાય છે અવિદ્યા છે એ વિદ્યારૂપ બની જાય છે મહાપ્રભુજીના નિબંધોમાં આવે છે એ મેં નથી એ ભવિષ્ય આવું થશે એ સમજવાનું ના ના એવું કઈ એ મતી એટલે બુદ્ધિ એવી મારી સમજ છે જ્યાં એવા પારિભાષિક અર્થમાં એ શબ્દનો પ્રયોગ થયો હોય ત્યાં એવું હોઈ શકે પણ અહીંયા એ પ્રસંગ નથી અને જે જે સ્વરાજ્ય નો અર્થ શું થાય એટલે પોતાનું સામ્રાજ્ય પોતાનામાં વિચરે છે જે આપણે કહી નથી પૂજિત થાય છે એટલે જે પછી એ એનું પેલું શું કહેવાય એટલે જે અવિદ્યારૂપી કે ત્રણ ગુણનો જે એની પર પ્રભાવ હતો એનો એ ગુણાતીત થઈ જાય છે એવું કહી શકાય કે પછી એ ગુણો પર કંટ્રોલ કરે છે એમ એવું કહી શકાય કારણ કે સ્વરાજ્ય એટલે ભક્તિનો તો સવાલ નથી તદા અયમ જીવ સ્વે મહિમની સંપન્ન એવ સ્વરૂપમ પ્રાપ્ત એવ મહીયતે કે આ રીતે વિદ્યા નિવૃત્ત થઈને અને વિદ્યારૂપતા એને પ્રાપ્ત થઈ જાય છે તે વખતે એ જીવ છે પોતાની મહિમાથી સંપન્ન થઈ જાય છે એટલે તાત્પર્ય છે કે એનો જે તિરોહિત આનંદ છે પ્રકટ થઈ જાય છે હાજી બીજે અહીંયા શ્લોકમાં દેવી શબ્દ કેમ વાપર્યો દૈવી નહીં વાપરીને જે ભગવાન સંબંધ અહીંયા જે વાત કરી ને ભગવાનના સંબંધવાળી દેવી એટલે તો દૈવી શબ્દ વપરાય ને એના માટે તો નહીં નહીં દેવી તો માયા માટે કહેવાયું છે ને કે આ માયા દેવી છે અચ્છા એ રીતના જી આગળ કોનું છે હલો હા પ્રણામ જીજે લો આગળ હા કરો હા એટલે અહીંયા પ્રથમ સ્કંદમાં શ્રોતા અને વક્તાનો અધિકાર એ પ્રથમ સ્કંદમાં છે અને એમાં ઉત્તમ મધ્યમ અને હીન અધિકારી છે એમાં હીન અધિકારીનો અધ્યાય છે અને અધ્યાય ત્રીજો એમાં ભગવાનના અવતારો બતાવ્યા એક થી સત્યાવીસ શ્લોકમાં પછી અઠ્યાવીસ થી ઓગણત્રીસ માં અવતારો ધારણ કરવાનું સામાન્ય પ્રયોજન કહ્યું પછી ત્રીસ ત્રીસ થી બત્રીસ માં ભગવાનનું મહાત્મય અને એના એટલે મહાત્મય બતાવ્યું અને એમાંથી જીવ જીવને બંધ અને ભગવાનનું મહાત્મય બતાવ્યું તેત્રીસ થી ચોત્રીસમાં શ્લોકમાં જીવની મુક્તિનો પ્રકાર અને મુક્તિ જણાવેલ છે અને પાંત્રીસ થી છત્રીસ બેમાં ભગવાન નિત્ય મુક્ત હોવાનું જણાવેલ છે આ શ્લોક પાંત્રીસ આ પ્રમાણે બીજે ઠેકાને પણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના જન્મ અને કર્મોનું નિરૂપણ તેઓ ભગવાન છે એમ જણાવા કહેલું છે એમ નીચેના શ્લોકથી કહે છે એટલે અહીંયા આ પ્રમાણે બીજે ઠેકાને એટલે કે ભગવાનના અવતારો સિવાય પણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના જન્મ અને કર્મોનું નિરૂપણ જે છે તે ભગવાન જ છે એ જણાવવા માટે હવેનો શ્લોક છે એવમ જન્માની કર્માની ય કર્તુમ અજન્યસ્ય જ વર્ણયંતી સ્મ કવયો વેદ ગુહિયાની હદપતે છે એવી રીતે જે કરતા નથી અને જેમને જન્મ નથી તેવા હૃદયના પતિના વેદમાં ગુપ્ત રાખેલા જન્મો અને કર્મોનું કવિઓએ વર્ણન કરેલું છે ઉપદેશ અને અતિદેશથી શું ઉત્તમપણું થાય છે એવો પ્રશ્ન થાય તેથી કહે છે કે જેમને જન્મ નથી તેમના જન્મો અને જે કરતા નથી તેમના કર્મોનું વર્ણન કરેલું છે વિરુદ્ધ ધર્મો તેમનામાં રહેલા હોવાથી આનો મહિમા આટલો છે આથી મોટા આથી પુરુષ મોટા છે એ વાક્ય પ્રમાણે મહાત્મય ઉત્તમ છે એટલે અહીંયા ઉપદેશ એટલે કે જે આગળ અવતારો ભગવાનના અવતારો અને જન્મનું વર્ણન કર્યું એ ઉપદેશ કહેવાય અને હવે અહીંયાથી જે અવતારો સિવાય બીજે તે કાલે પણ ભગવાન શ્રી કૃષ્ણ છે એને અતિદેશ કહેવાય છે જે હું એવું સમજી છું અહીંયા અને ભગવાનનો જન્મ છે છતાં પણ એમને જન્મ નથી અને કરતા છે છતાં પણ એ કરતા છે છતાં પણ એમને કર્મો નથી એ એવો વિરુદ્ધ ધર્મ તેમનામાં રહેલો છે એટલે કે ભગવાનનું મહાત્મય ઉત્તમ છે કારણ કે કવિઓ આવી જ રીતે વિરુદ્ધ સર્વ ધર્મ વાળા તરીકે તેમનું વર્ણન કરે છે એટલે કવિઓ ભગવાનનું વિરુદ્ધ ધર્મવાળા તરીકે વર્ણન કરે છે વિરોધ વગરના એટલે કે વિરુદ્ધ ગુનો કેમ જણાય એવો પ્રશ્ન થાય તેથી વેદ ગુહ્યાની એમ કહેલું છે વેદમાં પણ તે ગુપ્ત રાખેલા છે એટલે વિરુદ્ધ ધર્મો કેવી રીતે જણાય તો કે કે વેદ ગુહ્યાની એટલે કે વેદમાં પણ તેમના વિરુદ્ધ ધર્મો ગુપ્ત રાખેલા છે મૂર્ખાઓને વિરુદ્ધ જેવા જણાય તે માટે વિરુદ્ધ હોય તેવું વચન છે એટલે કે જે અજ્ઞાની છે એમને વિરુદ્ધ જણાય છે એવું વચન છે વાસ્તવિક રીતે તો સર્વ થવાની શક્તિ વાળા બ્રહ્મમાં વિરોધ છે જ નહીં વળી તે હૃદયના પતિ છે બધાના હૃદયોને પ્રેરણા કરનાર તે જ છે ત્યાં જેમ અનેક પ્રકારે પ્રેરણા કરે છે તેમ અનેક પ્રકારના થાય છે એવો અર્થ છે એટલે ભગવાનના ભગવાનના બ્રહ્મમાં વિરોધ વિરુદ્ધ ધર્મો છે બ્રહ્મ પોતે વિરોધ નથી પણ એમનામાં જે ગુણો રહેલા છે તે વિરુદ્ધ ધર્મવાળા છે અને તે ભગવાન બધાના હૃદયમાં પણ છે અને બધાના હૃદયોને પ્રેરણા કરનાર પણ તે છે એવું એવું એવું મને સમજાય છે જે જોઈએ हा આમાં કઈ છે વિચારની કવિઓ જે છે એ કોના સંદર્ભમાં જે પુરાણ કરતાના સંબંધમાં કવિઓ શબ્દ વાપર્યો છે અહિયાં કવિ એટલે જ્ઞાની કવિ એટલે જ્ઞાની એટલે પુરાણોમાં વર્ણન આવે છે જે આ ગુપ્ત વેદમાં તો કોઈ આવતું નથી તો કે જે કવિઓએ વર્ણન કર્યું છે જન્મોનું તો એ જન્મોનું વર્ણન તો પુરાણોમાં જ આવે છે ને નહીં નહીં બધી જગ્યાએ છે વેદમાં પણ આવે છે એમ ત્યાં ગુહ્ય છે અહીંયા પ્રકટ થયા છે એટલું જ ફરક છે અહીંયા ઉપદેશ અને અતિદેશ કયા પોર્શનમાં કેવી રીતે લેવાનું છે અતિદેશ એટલે જે આગળ કહેવામાં આવેલી વાત હોય એ એના પછી પણ કન્ટિન્યુ થતી હોય કોઈ રૂપમાં તો એ અતિદેશ કહેવાય એટલે આગળ આપણે એમનું જે મહત્વ જોયું એ એ જ બધી વાત અહીંયા ફરીથી કન્ટિન્યુ થાય છે જેમ પુરુષ પછી એના અવતારો એમના કર્મો એના અવતારો પ્રયોજન એ બધું એટલે કોઈ એક જગ્યાએ કોઈ વાતને તમે નિરૂપિત કરી દીધી હોય પછી એને તમે ફરી પાછું બીજા અવસરમાં એનું નિરૂપણ ન કરો આખે આખું પણ એને તમે ખાલી રેફરન્સ આપી દો કે તે ત્યાં કહેલી છે તે મુજબ અહીંયા સમજવાનો તો એ અતિદેશ થયો વિજ્ઞાન કહ્યું કે હૃદયોના પતિ છે બધા હૃદયોને પ્રેરણા કરનાર અને અનેક પ્રકારે પ્રેરણા કરે છે અને અનેક પ્રકારના થાય છે તો અહીંયા ની વાત લેવાની ક્યાં થાય છે છેલ્લી બે લીટીમાં હા એટલે રથપતે હે એ જે મૂળમાં કહ્યું છે ને કે હૃદયના પતિ છે એનો અર્થ સમજાવે છે હૃદયના પતિ એટલે શું સર્વેશામ હૃદયાનામ સૈવ પ્રેરક બધાના પ્રેરક એ છે સમજવાનું એમ હા પ્રેરણા તો એ રીતે જ થાય છે જી જી જી જે આમાં મુખ્ય એ સમજાવે છે ને કે વિરુદ્ધ ધર્માશ્રય કે ભગવાનના મહાત્મ્યને સમજાવીને પછી એ કે એમ કહેવા માંગે છે કે આમાં તો આ રીતનું જણાવેલું છે પણ કવિઓ આ રીતનું બી વર્ણન કરેલું છે ને જે વિરુદ્ધ ધર્મ છે તો પ્રભુ તો એવા છે કે દરેકના જેના પ્રેરણા હૃદયમાં પ્રેરણા થાય એવી રીતના એ એ રૂપ ધારણ કરી લે છે અને જે મૂર્ખાઓ એટલે કે જે અજ્ઞાની છે તેમને વિરુદ્ધ જેવા જણાય તો એમને માટે વિરુદ્ધ પણ થાય છે એવું વચન છે એવું કહેવા માંગે છે મૂર્ખાઓને વિરુદ્ધ જેવા જણાય તે માટે વિરુદ્ધ હોય તેવું વચન પણ છે એમ એટલે જે સર્વ થવાની શક્તિ વાળા છે એટલે જેના હૃદયમાં જેવી પ્રેરણા થાય છે એવું એ રૂપ ધારણ કરી શકે છે એવું કહેવા માંગે છે અહીંયા એટલે જયારે આપણે એમ કેવું પડે છે કે ભાઈ આ વિરુદ્ધ ધર્માશ્રય છે તો વિરુદ્ધ શબ્દનો પ્રયોગ તો કરવો પડ્યો ને પછી આપણને એમ કેવું પડ્યું કે વિરોધ છે છતાં પણ એ બંને પરસ્પર વિરુદ્ધ ધર્મો છે એનો આશ્રય આ એક છે તો એ વસ્તુત વિરુદ્ધ છે કે નહીં એમ તો અહીંયા એ કહી રહ્યા છે કે એ તો જે ભ્રાંત છે એમના માટે વિરુદ્ધવત પ્રતીત્યર્થમ તથા વચનમ વસ્તુતસ્તુ સર્વભવન સમર્થે બ્રહ્મણી વિરોધ એવ નાસ્તી તો બ્રહ્મ સર્વ ભવન એટલે સર્વ કઈ બ્રહ્મ બન્યું છે તો એમાં તો વિરોધ છે જ નહીં વિરોધ જે આપણી દ્રષ્ટિથી હા બસ બસ કે આપણી દ્રષ્ટિથી આપણને ધર્મ વિરુદ્ધ લાગે છે પણ પ્રભુ તો વિરુદ્ધ નથી એમના મત આ બધા જ ગુણો છે હા છે અને જે એવું કહ્યું ને કે વિરોધ વિરુદ્ધ ધર્મો એમનામાં રહેલા છે તો એ તો એનાથી સમજાશે ને કે જે જન્મ નથી એટલે અજન્મ છે તો એમના જન્મ બતાવ્યા છે વેદના ગુપ્ત અને કરતા નથી તો પણ કર્મોનું વર્ણન છે તો એ રીતે વિરુદ્ધ ધર્મો એમાં બતાવ્યા છે ને જી જી હેલો આગળ કરું હવે હા જો કોઈનું ન હોય વિશેષ તો કરો ભલે હા જીજી દંડવત પ્રણામ સ્કંદ નો અર્થ છે અધિકાર લીલા અધ્યાય છે હિન મધ્યમ અને ઉત્તમ આ ત્રણ પ્રકરણ છે અત્યારે આપણે હિન પ્રકરણના ત્રણ અધ્યાયમાં ત્રીજો અધ્યાય ચાલી રહ્યો છે પહેલા અધ્યાયમાં સૌના કે જે પ્રશ્નો પૂછ્યા એમાંથી ચાર પ્રશ્નોનો જવાબ આગળ આગળ આવી ગયા ત્યાર પછી અવતાર સંબંધી પ્રયોજનનો પ્રશ્ન છે એ અહીંયા ત્રીજા અધ્યાયમાં ચાલે છે હવે પચીસ શ્લોક સુધી ભગવાનના અવતારોનું ચરિત્ર બતાવ્યું છવ્વીસમાં શ્લોકમાં સત્વનિધિ હરિમાંથી જ અવતારો થાય છે ત્યારબાદ બધા અવતારોના સ્વરૂપ પ્રકૃતિ અને ફલ કહ્યા હવે સત્યાવીસ થી અઠ્યાવીસ એ સત્યાવીસ અઠ્યાવીસમાં જે આગળના શ્લોકમાં શ્લોકમાં જગતમાં જે જળ બુદ્ધિ છે એમાં ભગવત બુદ્ધિ જ મુખ્ય છે એવી રીતે જીવમાં પણ ભગવત બુદ્ધિ જ મુખ્ય છે જીવ બુદ્ધિ મુખ્ય નથી ત્યારબાદ જીવને બ્રહ્મનો અનુભવ ન હોવાથી અવિદ્યાને કારણે એને જડ અને જીવ અથવા સ્થૂળ અને સૂક્ષ્મ જણાય છે હવે આગળ શંકા કરે છે કે જળ અને જીવ એ જણાવવાનું ક્યારે બંધ થાય તો ભગવાનના સંબંધવાળી દેવી માયા નિવૃત્તિ નિવૃત્તિ કરવા ગુણવાળી થાય તેઓ મતિરૂપ થાય છે અને ત્યારે જીવ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે અથવા તો જાણે છે આ રીતે સર્વ હરિત છે એવું જ્ઞાન થાય તે માટે પુરુષમાં અવતાર સામગ્રી સાથે કહ્યો ત્યાર પછીના શ્લોકમાં શ્રી કૃષ્ણના જન્મો અને કર્મો વેદમાં ગુપ્ત છે એનું કવિઓ વર્ણન કરે છે એમ જણાવ્યું હવે આ છત્રીસમાં લોક છત્રીસમાં શ્લોકમાં કેવી રીતે કવિઓ વર્ણન કરે છે તેમની લીલા કઈ સ્વરૂપ શું તે કેમ જણાય છે એ જાણવાની ઈચ્છા થાય તેથી નીચેના શ્લોક થી આરંભી ત્રણ શ્લોકોથી જણાવે છે અથવા હે સુદ તમે જાણો છો એક અગિયાર બાર માં એ પ્રશ્નોના ઉત્તર છે સવા ઇદમ વિશ્વમ અમુક લીલહ સૃજત્ય વત્યતિ ન સજ્જતે ગુણ સ્મિન ભૂતેષુ ચાંતરહિત આત્મતંત્ર ષાડવર્ગિક જીગ્રતિ તદગુણેશ સદા સફળ લીલાવાળા તે નિશ્ચય આ વિશ્વ રચે છે તેનું રક્ષણ કરે છે અને તેનું ભક્ષણ કરે છે આમાં તે આસક્ત થતા નથી અને ભૂતોમાં છુપાયેલા સ્વતંત્ર રહીને તે છ ગુણોના ઈશ છ ના વર્ગો નો ભોગ કરે છે કાલ વગેરે તેમની પ્રેરણાથી કરાતા હોવાથી વય એટલે કે નિશ્ચય પુરુષોત્તમ છે આ વિશ્વ આ વિશ્વ શબ્દોથી પ્રપંચનો ભેદ દૂર કરેલો છે એટલે કે ભગવાનમાં અને આ પ્રપંચમાં કોઈ ભેદ નથી એવું આમાંથી સમજાય છે અક્ષર કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષ જગત રચે છે એમ જે ઘણા પ્રકારે રચાયેલ હોવાનું કહેલે કહેલું છે તે વાસ્તવિક રીતે ભગવાન જ રચે છે એટલે કે અક્ષર કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ અને પુરુષ જે જગત રચે તેમાં ભગવાનનું જો એમાં ઇન્વોલ્વમેન્ટ ના હોય તે કશું જ ના કરી શકે પણ ભગવાન જાતે જ રચે છે તે કારણ સદા તે વાસ્તવિક જે ભગવાન જ રચે છે તેનું કારણ સદા સફળ લીલાવાળા વિશેષણથી કહેલું છે માત્ર અક્ષર વગેરે જગત કરતા હોય ત્યારે સ્વતંત્ર ભગવાનની તે રચવાની ઈચ્છા ન હોય તો તેઓની ક્રિયા વ્યર્થ થાય માત્ર અક્ષર જ અક્ષર કાલ કર્મ સ્વભાવ એ જ જો જગત રચે પણ એમાં જો ભગવાનની ઈચ્છા ના હોય તો એ ક્રિયા વ્યર્થ થાય એટલે ભગવાનનું ઇન્વોલ્વમેન્ટ તો અંદર હોય તો જ થાય એ તો ક્રિયા વ્યર્થ થાય તેઓ કાર્ય કરવામાં રોકાયેલા હોય અને તેમને તે રચવાનું સારી રીતે જણાય નહીં ભગવાનની તો તે લીલા છે કારણ કે જગત તેમને ભોગ કરવાનો પદાર્થ છે ભક્ષણ કરે છે એમ કહેલ હોવાથી ચોખાની પેટે ભગવાન જગત રચે છે તેનું રક્ષણ કરે છે અને તેનું ભક્ષણ કરે છે હવે ચોખાની પેટે એટલે ચોખાનો જે પ્રોસેસ હોય તેને એને પેલા વાવે પછી એનું રક્ષણ કરે ને પછી એનું ભક્ષણ કેમ ચોખાની પેટે કીધે આ નથી સમજાતું બીજાઓ કર્મ કરનારા એટલે કે ચાકરો હોવાથી જગત રચનારા નથી એટલે કે કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ જે છે ને તે ચાકરો હોવાથી એ જગત રચનારા નથી પણ ભગવાન જ જગત રચનારા છે જીવો પણ તેવા ભોગ કરનારા હોવાથી આસક્ત થતા નથી શબ્દોથી તેમનાથી ભગવાનનો ભેદ કહે છે એટલે જીવનો અને ભગવાનનો ભેદ આમાં આ બતાવે છે તે કાર્ય અથવા ભોગ થી થતા મોહ હર્ષ વગેરે ગુણ અને દોષ તપ છે તે ભગવાનમાં નથી એટલે કે આ જીવમાં આ બધું છે મોહ હર્ષ એ બધું જીવમાં છે પણ ભગવાનમાં નથી તે વિષયમાં પ્રમાણ કહેતો હોય તેની પેઠે આમાં શબ્દથી તે દેખાડે છે કે શુદ્ધજી કહે છે ભૂતોમાં એટલે મહાભૂતોમાં અને પોતાના અંશ જીવોમાં ભગવાનને સંગ નથી જીવોમાં અને જળ પદાર્થમાં આસક્તિ ન હોવાનું કહ્યું એટલે કે પ્રભુને ભૂતોમાં કે જીવ પોતાના અંશમાં જીવમાં એમને કોઈ પ્રકારનો સંગ નથી એમાં એ આસક્ત થતા નથી એટલે ભગવાન માને જીવમાં આમ ભેદ નથી સર્વ સ્થળે એટલે અહીંયા શંકા કરે છે કે કાર્ય સર્વ સ્થળે કાર્ય અને કારણ જોવામાં આવે છે અને ભગવાન દેખાતા નથી તેથી અને જણાય તેવું હોય ત્યારે ન જણાય તેવાની કલ્પના કરવી તે અયોગ્ય હોવાથી ભગવાન કરે છે એમ કેમ કહો છો એટલે અહીંયા શંકા કરે છે કે સર્વ સ્થળે કાર્ય અને કારણ જ જોવામાં આવે છે ભગવાન તો દેખાતા નથી તો આવી કલ્પના કરવી અયોગ્ય છે તો તમે એમ કેમ કહો છો કે આ બધું ભગવાન જ છે એમ એવો પ્રશ્ન થાય તો તેથી કહે છે કે છુપાયેલા સ્વતંત્ર એટલે કે પ્રભુ છુપાયેલા છે સ્વતંત્ર છે ભગવાન છુપાયેલા હોવાથી દેખાતા નથી સ્વતંત્ર હોવાથી દેખાવાનું સંભવતું નથી કારણ કે જે દેખાય તે પરતંત્ર છે એટલે પ્રભુ સ્વતંત્ર છે પ્રભુ પરતંત્ર નથી એટલે દેખાતા નથી જો સર્વમાં છુપાયેલા અને પાછળથી પ્રવેશ કરેલા ભગવાન ભોગ કરતા હોય તો ભોગ કરવામાં દોષ થાય જો સર્વમાં છુપાયેલા અને પાછળથી પ્રવેશ કરેલા ભગવાન ભોગ કરતા હોય તો ભોગ કરવામાં જો જીવની જેમ જો ભગવાન ભોગ કરતા હોય તો એમાં દોષ જણાય કારણ કે જીવોની સાથે ભોગ થાય અથવા તેઓની પહેલા જ જો ભોગ કરે તો ભોગ કરવાના પદાર્થો થઈ રહે તો જીવની જેમ જો ભગવાન ભોગ કરે તો બધા ભોગ જે ભોગ કરવાના પદાર્થો છે તો થઈ રહે એવી શંકા થાય તેથી છ ના વર્ગોની ગંધ લે છે આ શંકા કરે છે કે જો ભગવાન જીવોની જેમ જો બધા જ પદાર્થો ભોગ કરે તે બધું પદાર્થો થઈ રહે તો કહે છે કે જી ભગવાનના ભોગ નથી કરતા પણ છ વર્ગો છ ના વર્ગોની ખાલી ગંધ લે છે એટલે છ ના છ ના વર્ગો એટલે આ પાંચ તન્માત્રા ને એ લેવાનું છે એમ કહેલું છે કારણ કે ભોગ ઇન્દ્રિયોથી થઈ શકે તેવો છે ભગવાનની ઇન્દ્રિયો તો પદાર્થના ગુણોને ગ્રહણ કરે છે એટલે કે ભોગ ઇન્દ્રિયોથી થઈ પ્રાકૃત ઇન્દ્રિયોથી આ ભોગ થઈ શકે ભગવાનની ઇન્દ્રિયો તો અપ્રાકૃત હોવાથી તે તે ખાલી ગુણોને ગ્રહણ કરે છે પદાર્થોને ગ્રહણ કરતી નથી જીવે કરેલ ભોગમાં એકલાનું ગ્રહણ જીવોથી થઈ શકતું નથી તેમની ઇન્દ્રિયોને માત્ર એક ક્ષણ સુધી ગુણના ગુણના એક ભાગ સાથે સંબંધ રહે છે તેથી પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ભોગ ભગવાનથી થઈ શકે તેવો છે ગંધ લે છે શબ્દથી એમ જણાવ્યું છે કે ગુણોનું જ ગ્રહણ કરે છે લોકમાં આ જે બધું નથી સમજાયું મને લોકમાં માત્ર ધર્મનું જ ગ્રહણ સૂંઘવાથી જ થાય છે તેથી એમ કહેલું છે છ ઇન્દ્રિયો પાંચ વિભાગવાળી અવિદ્યાથી વ્યાપ્ત હોવાથી દરેક ઇન્દ્રિય પાંચ પ્રકારની થતી હોવાથી પાંચ પ્રકારવાળા થવું એ વર્ગ છે તેથી અઠ્ઠાવીસ ભેદવાળા તત્વો છે ભેદોવાળા તત્વો છે ભોગ કરનાર પોતે અને ભક્તિ એવા ત્રીસ ભેદો થયા તેઓના રસનો ભગવાન પોતે જ અનુભવ કરે છે એવો અર્થ છે જ્ઞાન સાથેના રૂપ વગેરે જીવને સંપૂર્ણ રીતે પોતાનું સમર્પણ કરતા નથી જ્ઞાન એટલે કે આ મન અને આ પાંચ ઇન્દ્રિયો જીવને સંપૂર્ણ રીતે પોતાનું સમર્પણ કરતા નથી પણ પણ થોડા ભક્તિ અને કોઈ વાર જ કરે છે એવું ભગવાન પ્રતિ કરતા નથી એમ છ ગુણોના ઈશ શબ્દથી કહેલું છે અને ઈશ હોવાથી તેમને વશ રાખનાર હોવાનું કહેલું છે બીજા થયું મારું હા સરસ આમાં તમારી શું હતી જિજ્ઞાસા આ ચોખાની પેઠે થોડુંક સમજાયું ને ભગવાન જગત જગત રચે છે ભગવાન વિશ્વને રચે છે અને એનું પાલન કરે રક્ષણ કરે અને ભોગ કરે છે તો એમાં દ્રષ્ટાંત આપ્યું ભોગમાં તો કઈ ભોગ્ય પદાર્થ હોય એવું દ્રષ્ટાંત જોઈએ ને એટલે ચોખા નું દ્રષ્ટાંત આપ્યું એટલે એવું છે કે ચોખા નું દ્રષ્ટાંત છે એમ બધું બહુ છે એટલે થોડુંક હતું પછી આ છે છ ના વર્ગોની ગંધ લે છે એટલે પાંચ તન માત્ર ને છઠ્ઠું મન લેવાનું મન તન્માત્રા ની એટલે હા એ રીતે મન એટલે જે પાંચ ઇન્દ્રિયો છે એ અને મન એના વિષયો પછી છે લોકમાં લોકમાં માત્ર ધર્મનું જ ગ્રહણ સૂંઘવાથી જ થાય છે એટલે તન્માત્રાઓનું ગ્રહણ થાય છે એમાં જે ગંધ તન્માત્રા છે એમાં જે સુગંધિત પદાર્થ છે એ તો દૂર રહે છે એની તન્માત્રાઓનું ગ્રહણ આપણે ગંધથી કરીએ છીએ એ આપણને એમાં સ્ફુટરૂપથી જણાય છે એટલે અહીંયા એને એ રીતે સમજાવવામાં આવ્યું છે જે ગ્રતિ એમ કહ્યું ને મૂળમાં તો એ જે ગ્રતિ છે એમાં એ ષાઢવર્ગિકમ જીગૃતિ તો બધાનું તો ગંધના રૂપમાં ગ્રહણ કરવામાં નથી આવતું રૂપ તન્માત્રા છે એને જોવામાં આવે છે શબ્દ તન્માત્રા છે એને સાંભળવામાં આવે છે એમ તો આ એટલા માટે બતાવ્યું છે કે બીજી બધી તન્માત્રાઓ છે એના વિષયમાં આપણી પ્રતીતિ એટલી સ્ફુટ નથી પણ ગંધ તન્માત્રાથી તો આપણે આ વાતને સમજી શકીશું કે ધર્મ માત્ર નું ગ્રહણ કરીએ છીએ એટલે એ દ્રષ્ટાંત આપ્યું સફળ લીલા વાળા હા બોલો અલકાબેન શું સફળ લીલા સફળ લીલા ઉપર કહ્યું ને કે નિશ્ચય પુરુષોત્તમ છે આ વિશ્વ સભ્ય પ્રપંચનો અને ભગવાન ભગવાન અને પ્રપંચમાં કોઈ ભેદ નથી એટલે મેં અમુક લીલા અમુક એટલે સફળ આજે વિશેષણ છે સદા સફળ લીલા વાળા એટલે ભગવાન અને પ્રપંચમાં કોઈ ભેદ નથી એટલું સમજાય છે સફળ તો આપણા સફળતાના સંબંધમાં વાત કરીએ આપણે કોઈ માણસ સક્સેસ વિશેષણ નો મતલબ સમજાતો નથી સફળ શબ્દનો ઉપયોગ અહીંયા કેમ કર્યો છે અમોઘ फल सहित होते हैं फल वाली फलानुभूति वाली આમાં ક્રિયા વ્યર્થ થાય એની ફૂટનોટમાં નીચે એવું આપેલું છે એમનો જવાબ શું છે તેઓની ક્રિયા વ્યર્થ થાય ફલ પ્રાપ્ત ન થવાથી વ્યર્થ થાય એમ એટલે ભગવાનની પેઠે તે સદા સફળ લીલા કરનાર ન હોવાથી ફળ સિદ્ધ ન થાય એટલે ભગવાનના ઇન્વોલ્વમેન્ટ વગર જો એ અક્ષર વગેરે જગત કરતા હોય તો એ સફળ ન થઈ શકે એમ એ સેન્સમાં અહીંયા સફળ લીલા વાળા કહ્યું લાગે છે ને લીલ એટલે લીલા સંસ્કૃતમાં જે લીલ છે અમોઘ લીલ લીલહ લીલા તો ભગવાનનું વિશેષણ બન્યું છે એટલે એટલે બાકી તો લીલા જ આવે ને એમાં પણ દીદી આમાં બીજો એ પ્રશ્ન છે ભોગ કરનાર પોતે અને ભક્તિ એવા ત્રીસ ભેદો થયા એ નથી સમજાતું ત્યાં ષાટ વર્ગ બતાવ્યું ને એ અને પંચ પર્વ આવી ત્યાં એના ગુણાકાર છે षण्णाम् इन्द्रियाणाम् पञ्चपर्वा विद्या व्याप्तत्वेन प्रत्येकं पञ्चरूपत्वात् पञ्चविधत्वं તથા ચ ભેદા ભવંતિ એવી રીતે ત્રણ થયા એટલે દરેક ઇન્દ્રિયો પણ પાંચ પ્રકારની પાછી થાય છે એટલે એ નથી સમજાતું એટલે દરેકનો એ જાતનો અધ્યાસ છે દરેક ઇન્દ્રિયનો પાછો એવો અધ્યાસ છે પાંચ અવિદ્યા જે પાંચ કહીએ છીએ તો પાંચ અધ્યાસ કહીએ ને એટલે બતાવ્યું ને હા એ ષડવર્ગ જ નથી સમજાતું છે ષડવર્ગ એટલે મન સહિત પંચ જ્ઞાન ઇન્દ્રિયો ષડવર્ગ થયા એટલે ઇન્દ્રિયોના પણ પાછા પાંચ અધ્યાસ એમ પ્રત્યેક ને પાંચ પાંચે પાંચ અધ્યાસ છે ઇન્દ્રિય પ્રાણ અંતકરણ સુરત એના પણ પાંચ અધ્યાસ જીવોની સાથે ભોગ થાય અથવા તેઓની પહેલા જો ભોગ કરે તો ભોગ કરવાના પદાર્થો થઈ રહે એવી શંકા થાય તેથી છ ના વર્ગોની ગંધ લે છે એમ કહ્યું છે એ જ ક્લિયર નહીં થતું કરો હલકા હલકાવે સાફ ફિક્સ કરીને કરો હા જીજી હેલો હા બોલો આમ બીજાનો કઈ પ્રશ્ન છે હા એટલે એવું કે છે કે જો ભગવાન જો જીવોની જેમ જો બધો ભોગ કરતા થઈ જાય તો પછી પદાર્થો બધા થઈ રહે એટલે કે પદાર્થો બધા નિમિત્ત થઈ જાય એટલે ખાલી ભોગ એટલે ખાલી છ વર્ગોનો ગંધર લે છે પોતે ભોગ કરતા નથી એવું સમજાય છે હેલો સમજાયું હા પણ નહીં સમજાતે અચ્છા તો હવે શું કરશું એટલે એમણે એમ કહ્યું કે ભગવાન જો ભોગ કરે ને જીવની જેમ તો આપણે જેમ કશું અન્ન ખાઈએ છીએ તો આપણા પેટમાં જતું તો એ અન્ન ખલાસ થઈ જાય છે ને તો ભગવાન એવી રીતે બધા પદાર્થોનો ભોગ કરવા માંડે તો બધું જગત ખલાસ થઈ જાય એમ એટલે ભગવાન ગંધ ને નથી ભોગ કરતા પણ એની ગંધ લે છે આપણે ખાલી ભોગ આપણે જે ખાવાની વસ્તુ ને માટે પદાર્થ શબ્દ નથી પણ બધી જ વસ્તુઓનો ભોગ કરે છે ને એટલે બધી જ વસ્તુઓનો ભોગ કરે તો એ પદાર્થો બધા થઈ રહે એટલે ખલાસ થઈ જાય એમ એટલે શંકા કરે છે શંકા કરવા વાળો પૂછ્યું છે કે આવું બધું જ કરે તો હા પણ એ શંકા પણ કેટલી વ્યાજબી ધારો કે આપણે ઘણી આ તો હું એક બીજો બીજા પાર્ટથી કહું છું આની જોડે રિલેટેડ નથી પણ જ્યારે ભગવાન ભોગ પણ કરે તો પણ એ ખૂટી શકે કે ખતમ થઈ શકે જ્યારે ભગવાન પોતે અવિનાશી અવ્યયી એ યાતના એમના જ્યારે ગુણોનું વર્ણન કરતા હોય ત્યારે આ કેમ કેવું પડે કે ભાઈ જો એ ભોગ કરશે તો બધું ખૂટી જશે કે ખલાસ થઈ જશે એ સમજાતું નથી આટલી તો વાત જે બ્રહ્મ જે છે જેને આ જગતની રચના કરી તો ખતમ થઈ જાય એટલે ગંધ લે છે તો તો પછી ત્યાં વળી પાછી કોઈ ઉપાધિ આવી ગઈ ને એની ભ્રમ પરભ્રમતાની ઉપર એક એક ઉપાધિ એક લાગુ રહી થઈ રહી છે કે ભાઈ એ ભોગ નથી એટલે કરતા અને આપણે જ્યારે એને ખાલી જમવાની એટલે ખાવાના પદાર્થની દ્રષ્ટિથી દેખીએ તો પણ આપણે શું કહીએ છીએ કે આપણે જે પ્રભુને ધરાઈએ છીએ પ્રભુ બધું આરોગ્ય છે એમ તો પછી આ ગંધ માત્રથી કહી શકાય એને કે ખાલી ગંધથી જ લે છે એને પ્રીતિબેને કહ્યું એ બરાબર છે કે અહીંયા ખાલી ના પણ આપણે આપણને જ્ઞાન છે કે પ્રભુ આરોગ્ય છે એવું જ્ઞાન કશેકથી આપણને પ્રાપ્ત થયું છે આપણા ઘરમાં નાના છોકરા હોય તો એમ જ કહે છે ને મમ્મી જે જે કેમ આરોગતા નથી એવું કે ને કે પેલા જે વૈષ્ણવ હતા સમજ નથી પણ આપણે તો એ દ્રષ્ટિ નથી આપણે તો એ દ્રષ્ટિ પણ આમાં જે જેને દ્રષ્ટિ નથી એના માટે તો આ સમજાવ્યું છે બધું કે જેને એવી સમજ નથી તેને જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય તો એટલા માટે તો આ સમજાવ્યું કે આવી રીતે ભગવાન એનો ગુણોનો ગ્રહણ ગુણોને ગ્રહણ કરે છે એમ જેને મને એક પૂછવું હતું હા આમાં આગલા શ્લોકમાં આપણને એમ કહ્યું કે જે કવિઓ વર્ણન કરે છે તે તો વેદમાં જે કહ્યું છે એ પ્રમાણે નહીં પણ કવિઓ જન્મ અને કર્મોનું જે પોતાના અનુભવ પરથી કેવી રીતે જે વર્ણન કરે છે તો ઉત્થાનિકામાં એમ કહ્યું કે કેવી રીતે વર્ણન કરે છે તેમની લીલા કઈ સ્વરૂપ શું કેમ જણાય છે એના માટે આ શ્લોક કયો છે કે એના પછીના બાકીના બે બધું થશે પછી ખ્યાલ આવશે ત્રણે ત્રણ શ્લોક પછી ખબર પડશે કારણ કે આમાં નથી પૂરું ખ્યાલ આવતો એટલે સાચી વાત અહીંયા આજનો પ્રભ રાખીએ જય જગન્નાથ